પણ આવું બધું ભેગ ભેગું થઈ ગયેલો માલ હોય ભેગો થઈ જાય ત્યારે આવું દીવો પ્રગટ થઈ જાય બાકી નિરાલમ તો ફક્ત કૃષ્ણ કરે અત્યારે આશ્રમ છે કે અમારો નિરાલમ છે અમે કઈ નિરાલમ બી એપ કરીએ એપ અમે કહીએ કે અમે એપ કરીએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે અમે એબ્સોલ્યુટ છીએ હાયરા નંબર છીએ અમે કોઈ એક જ એબ્સોલ્યુટ છો અને અનુભવે છે તે તમારે એબ્સોલ્યુટ ટેમ્પરમેન્ટ માનતું છો શું થયું પહેલી પ્રતિથી બેસી જાય મેં એબ્સોલ્યુટ હા શુદ્ધાર્થમાં તમે આપો છો એબ્સોલ્યુટ છે પહેલેથી વધારે સમજે નથી વાંચે છે વધારે તે વાંચે છે વધારે વાત કરે તો જાણીએ ને અંબાલા જાણતા છે ને અને મોટાભાઈ સાથે સાથે રહેલા વધારે મોટાભાઈ સાથે વધારે રહેલા પણ સારું કહેવાય મને ગમે ને ગામમાં ગામમાં અંદર વાળા ગામમાં જ કરવાના તો બહુ ઓછા માણસ શું કારણ જવાનો ટાઈમ મને મળતો નથી આ એક જણ ઉત્સાહી નીકળ્યા એ પણ બારગામ રહેનારા તેને સિત્તેર હજાર રૂપિયા ખર્ચ કર્યો બારગામ પણ ગામ વાળામાં તો ખર્ચો કરી શકાય એટલે ગામ વાળાની કિંમત હોય જ નહીં ગામ વાળાને કિંમત હોય જ નહીં બરાબર ના પણ આપડે આપડે આપડા બધા ગયા ને ચાર પાંચ એટલે ગામમાં બેઠી આટલું બધું દાદા પેલું પેપરો બહાર કરી આવે ને પેલું પુસ્તકો વાંચવામાં આવે એટલે મનમાં ખાતરી થઈ કે ના તમે એમ માનો જોડે ભણતા પણ છે કે એટલે જોડે ભણનારા ને એ મંદિર પૂજા પૂજા ને અહીંયા કરે દાદા હું તો જાણું નહીં એમ તો દર્શક આવ્યો બહુ હાય ભાઈ ભાઈ એવા પાંચ સાત જણ હતા તે બધા દર્શન કરવા આવ્યા નહીં તો એ તો જાણે આપણી જોડે પણ છે આમ જાણે ખરા મુંબઈમાં જાણે અમારે આડા આડે જગ્યાએ પણ તે કેવું શાસ્ત્ર વાર્તા છે ગામમાં જયારે ફરી પોતે હાજર હતો તારે જોયું તારે ખાતું થાય અને પછી એ તારા ક્વોલિટી છે મને ભેગા છે ને ક્વોલિટી તારી સમજાય સમજાય ને કે આવે જ નહીં દાદા સમજાય ને કે આવે જ નહીં ના આવે જ નહીં આવે જ નહીં આવે જ નહીં પણ બધા આવ્યા હતા અમારું ગામ તો થઈ જાય ગમે તે માતાજીનો પ્રતાપ હોય ગમે તે ગામ પૂરું જલ્દી માને માને ત્યાર પછી પાછા પડે અને ગમત કોઈ માને દીકરીઓ માને ને કુટુંબીઓ કોઈ માનતા એક એક બ્લડ સ્પર્ધા થાય પણ આ સ્પર્ધા અજોડ વસ્તુ છે અત્ર વિજ્ઞાન ની જોડી ના હોય ઘરમાં બુદ્ધિ ની શાંત પણ બુદ્ધિ ની ફરવા જડે જ નહીં કોઈ આવું કઈ એમ કહું કે મારે બુદ્ધિ વગર કહો છો આપડે કઈ ના કરવું એવું મોટે બુદ્ધિ થાય એમ કહું છું ભગત ઘેરા હોય તો જાણે સમજી ગયો નહીં ભગત ઘેરા હોય તો જાણે ને બહુ ઘેરા હોય વસવા આપડે જ્ઞાની કહેવું બરોબર ને નિરંતર જાગ્રત થઈ Thank you. ધીરેશભાઈ દાદા યાદ આવ્યા કરશે આવું કોઈ ધંધા વાળા કોઈ ના કોઈ બેઠું કોઈ બેહે બેહે જ પાસે લઈને જ પણ આ નીળો આ કાળનો નીળો કરવો બહુ મુશ્કેલ છે આતે આતે બહુ મુશ્કેલ તૈયાર થઈ ગયા કેટલા વાગે એકાગ્ર થાય નહીં મન થાય તે મસ્તી આવે શું આવે શું થાય મન મસ્તી વાળું થાય એકાગ્ર થાય એટલે એમાં એકાગ્ર થાય એટલે આનંદ આવે પણ એ મસ્તીનો આનંદ કેવો અને આ તો દાદા ભગવાન પ્રત્યક્ષ નહીં પ્રગટ થયા છે તે મોક્ષે નથી ગયા અહીં બેઠા છે તે એને આ તરત જ આનંદ ઉત્પન્ન થાય અને આનંદ કેવો નિરાકુર આનંદ કેવો મસ્તી કરતી નહીં મસ્તી તો બધી ના ઘેરી હોય કઈ રામ રામ રામ રામ બરાબર બોલે રામ હતા એટલે અમે એને કહીએ કે રામ નહીં બોલું અને ખીટી ખીટી બોલું છે મારો શબ્દ છે મારે બોલ ને કરી કલ્યાણ છે શું કહ્યું ખીટી ખીટી બોલ જ્ઞાન નો શબ્દ આપણો કેવું બીજા લોકો કે એના કરતા રામ બોલવું સારું શું બોલવું બીજા લોકો કે રામ તો બોલજે એવું નહીં તે રામ બોલવું કારણ કે નામ તો મૂળ રામનું જ છે ને સમજ બાકી એમાં કશી અસ્તિત્વ રહ્યું નથી એનું કશું આ દવા છે એની મુદત ઉપર લખેલી હોય છે આપણા મનમાં પાછા ફાટ ફાટ ભરે દાડો એટલે રોકડું છે આગળ પ્રત્યક્ષ જોઈએ ના ચાલે અહીંથી ગયા નહી પછી કઈ ના કરે ઇન્દિરા કઈ કરે ખરો તેને છોકરો જ કરે પ્રત્યેક ભાઈ કલ્યાણ થાય અનંત કરતા જે ભટેક કરવાનું આવો આવો હવે ના બહાર બેસી માખણ માલ માખણ એ અહીં મુંબઈમાં આવી ગયો હોય એમને ભોગવતા નહીં આવતું આમ લોકોને પૂછે કે તમે કેવા ગ્રામીણ છો કે નાગરિક જો નાગરિક કે નાગરિક જેવું કેટલા વૈભવશાળી છે એ ભોગવતા ક્યારે આવે કે બીજા બીજાના સુખો અને દુઃખો આપણે જોઈએ ને ત્યારે આપણે ખબર પડે કે આપણે વૈભવમાં છીએ શું આ તો મજૂરો સુખ દુઃખ ને જોતા નથી અને ઉપર વાળા ત્યાં વાલકેશ્વરમાં મોટો મોટું હોય ને તે બિલ્ડિંગમાં અહીંથી નીકળે એમના સુખ કેવા છે હું અહીંયા તો રડે છે તો મોડા પર આવ્યા છે એના સુખ કઈ ખોળું છું તે સુખ ઊંચે જુએ છે જુઓ નહીં મેં તો ગાયો ગયો છે થયું પછી અહીં તો બધું ન્યાય ખાતું છે અહીં બોલું નહીં પોપાભાઈ નું રાજ નથી એ તો ન્યાય ખાતું ના આવે દુઃખો ઉભો થયા સુખમાં ને દુઃખમાં ને એટલે આપડા દુઃખ પણ થયા દુઃખ ની ટ્રબલો બીજી ચાર ચાર ને પેચ ની ટ્રબલો થઈ ગઈ થઈ ગઈ દાદા ચડ્યા વગર લીફમાં થોડું હોય પેચે પેચી થઈ હતી અવડીમાંથી ભલે પૂછ્યું નહીં સાહેબ હું સુખી છું કે એટલે પૂછે મારી જાતને પોતાને ત્રીસ બત્રીસ ત્રીસ વર્ષની ઉંમરમાં એમ થતું હતું સારો કાંઈ સુખ પડતું નથી પછી પાછું હું કહું કે આજુબાજુ વાળા તમે સુખી ગયા છો તમે સુખી છો તમે કઈ સુખ પડતું નથી આ કેમનું કેવું આ આજુબાજુ પાડોશી પૂછે છે કંટાટ નો ધંધો છે એ કશું દેવું નથી કશું ભાગ્ય નથી સુખી છે માણસ પછી માણસ ચા પી શકે કેમ છે પછી માણસ નાસ્તો કરાવી શકે છે અને પછી આ દુઃખ નો પાર નહીં આ કઈ જતું હતું પછી સમજાય ગયો રોગ રોગ કકડાટ દુઃખ હું છું હું છું હું કઈ છું પણ શું છો તે એમ કોને નિવડાવી જાય ગાડી પાસે સ્ટેટ તમારે બગાડ્યું છે વગર તમને બુમાબુમ કરો છો આ સ્ટેટ વાળા દુઃખી નથી દુઃખી છે અને તમારી પાસે અડધું સ્ટેટ વગર ક્યાં ઊંચા થઈ ગયા એક જ પ્લોટ હોય ને બંધા બંધાવાની પૈસા ના હોય હોય પણ લોકો કે પેલો પ્લોટ અમારો ચલો પૂછે આ આટલો સરસ પ્લોટ છે બધે કેમ નહીં સંજોગો નથી બરોબર આ સંજોગો કરવા કેવું ના હોત આવડું ના જાય જેમ દુઃખ આવે આ કેવી રીતે જાય એવું આપણે અમે એવું ઠરાવીએ તો જતું રહે એમની સમજણ ફેરફાર થઈ જાય ને તો જતું રહે તો આ સમજણ તો એમને દુઃખ કહે પણ ભગવાન મારીને સમજણ કેવી હતી એકદમ સમજણ કેવી હતી કે થતું જોતા હતા બધું જોતા નતા થતું જોવાની આદત હતી સાહેબ તમે ત્યાં આગળ અનાર્ય દેશમાં તમે માર્યા હતા ને તને બહુ દુઃખ થયું છે ના અમારા મનમાં તો દુઃખ ના થયું પણ મને એમ થયું કે આ લોકો કેવા સારા સારાથી મારી નાખતા નથી મારી નાખતા આપણે ના કહેવાય નહીં છતાં મારી નાખતા નથી કેટલા સારા લોકો છે આવા જંગલી જેવા લોકો છે પણ અનાળી લોકો છે પણ કેટલા સારા છે મારી નાખતા એવી દ્રષ્ટિ ભગવાન કરી અને પોતે સુખી રહેતા હતા એક હાથ કપાય ઓહો બીજો હાથ છે બે પગ છે આંખો બે છે કાન છે બધું છે સામાન બધું આટલું બધું નીકળ છે પારો એમાં એક હાથ કપાઈ ગયો તો શું થઈ ગયું અને આપણા બધા અમારી હું આગળી ગઈ છે આખી દીધી દઉં આવે મારી હું આખું કપાઈ જાય તારી પાસે રહ્યું છે તે બોલ વિચાર શું કહેતા અમારી પાસે ત્યાં એક હાથ ગયો બીજો હાથ છે બે પગ છે આ બે આંખો બધું સામાન બધો છે એક વાર તૂટી જાય તો બીજી વાંચન સારું છે ઘણું સારું છે મિલકત ઘણી સારી છે અને આ તો હું એક ફક્ત એક વાંધી ચૂકી ગઈ ને આખી જુદી ગાળા મને માથા કહે જ્ઞાન આપી દે દાદા ત્યારે બહુ ફાટે હું આ મિલને પૂરો નથી કે એનો ફાટવાનો એક નિયમ હોય કલાક બે કલાક ફાટે પછી નિરાશ નહીં પૂરો નિરાશ નથી તારે ચોવીસ કલાક ફટાવી છે દુઃખ નો સમુદ્ર છે સમુદ્ર જ દુઃખ નો છે જેટલું ભાઈ આત્મા મળ્યો એટલું તારું દુઃખ અને જેને આત્મા પ્રાપ્ત નથી રહ્યો તેને જોડે આમાંથી કેટલું બચ્યું કેટલું આપણું આ તો કેટલું ગયું એને જોયું એટલે આખી થતી સમજણ કરવાની જરૂર છે બે કયા ભગવાન ને બે પગ છે શરીર છે બધું સારું છે કોઈ જાતની બીજી હરકત નથી હે અને સૌ થશે એમ સમજો ને બે પગ હું જીવતો જ છું શું છે મારી પાસે એ કહેતા આ લોકો શું નથી એમ કે છે બુદ્ધિશાળી ને પૂછીએ કે બુદ્ધિ થી તમને નથી સમજાતું કે આ રસ્તો સારો છે કે આ રસ્તો બુદ્ધિ થી કેમ બુદ્ધિ થી રસ્તો આ સારો છે વિતરાકો જે માગે ચાલ્યા એ જ માર્ગ સારો છે તો પછી એમ કેમ નથી ફેરતા દાદા આજ નથી દાદા હું આઠને જોવા પર દેખાય છે ને તને ખરા દેખાય છે નીલે જોવા કહીશ તારે કોનો એવું જોવા કહે છે આઠ એટલે આ આપડે એવું રચ્યું કે એમને આવા સાચવા આવે ને એને જો સમજી જાય તો મેળ પડી જાય તો બિપિનભાઈ સમજી એક સાચું પદ્ધતિ હોય એટલે બીજા બધા હાથ છે બીજા બધા મારું પડે એમાં એ હારા તરફ આ પદ્ધતિ એનું શું અને તે ચોવીસ કલાક બસ સહયોગ પાડશે એ પછી વ્યવસ્થિત આપવામાં છે બે કલાક રોટીમાં ભીમા થશે અને કેટલું બોલશે તે વ્યવસ્થિત નહીં તો તે કહે અને ભોગવે એની ભૂલ છે ત્યારે તું ભોગવ ત્યારે તારી ભૂલ છે મારે ભૂલ થતી હોય તારી ભૂલ છે તો ભગવાન બોલવું કરે નિરોડાય છે આપણે જ્યાં ત્યાં નિરોડ આવો ત્યાં વાર ઘડી વીજ વીજ વીજ આગળ આગળ ખોદા મારી મારી વધારે વધારે કરીએ શું થાય એ સાસુ ને જ ગાવ્યા કરે કશું દુઃખ નથી કોઈ પણ પ્રકાર દુઃખ કોને કહેવાય કોઈ માણસ કે મને દુઃખ છે તો કોને કહેવાય દુઃખ કે બે દાડાથી કઈ ખાધું નથી કે શું કે તો આપણે એને કેવું માટે અહીંયા આગળ આને નોંધ કરી દો કે આ માણસ દુખ્યો તે કયો ઊંઘવાની જગ્યા નથી કોઈ કહે હાથમાં ક્યાં પડ્યો તો આવશ્યક ચીજ ના મળે શરીરની જરૂરિયાત ચીજ ના મળે એને દુઃખ કે પાણી મળે બીજું કહે હું પાછું નથી તમારે આખી ખીચડી આપો રાત્રે એ કહે જે કિંમતી ચોખાની હોય દસ રૂપિયાના કિલોના ભાવની હોય કે સાઠ રૂપિયાના કિલોના ભાવની હોય પણ તમે આખી આપો આખી રાત પછી તમારી તમારે બૂમ પાડશે નહીં દે બૂમ ના પાડે કે તમે કેમ આ ખીચડી ખવડાવી નહીં શું બસ એને આપી દો આપણે તમે કામ કરો તમારું બધું આત્માની બધી વાત કર્યા કરો પણ એને આપી દેવું પડે એ ગલત એ ભાવની ઈચ્છા છે પણ આનો શું છે ધ્યાન આવે શું છે બટેટા પૂવા છે ભણ છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું ભય ના આવે દુઃખે ના પૂછે દુઃખ કેમ હોય સંકોચ વિકાસ નો આપણા ધર્મ છે તે પેલો બહુ ભૂલે તારે સંકોચ આવું પછી એની મેરે પૂરતો બંધ થઈ ગયું આપડે હતા તે થઈ ગયું આપણે આપણી આપણું જે થાય આપણે કરવાનું છે તમે અંશે અને પાછો આત્માનો ગુણ કેવો છે અને કાયમ અંશે શુદ્ધિ ઓછી છે અને કાયમ રીતે શુદ્ધિ ઓછી છે જેવું ગલતું એવો થઈ જાય આત્મા સ્વભાવ એટલે આ લોકો બોલતા એવું થાય કે ઇફેક્ટ એટલે હોય અડચણમાં હોય ને ના કાંઈ અડચણ બહુ ગાળું છે આબરું રાખવા માટે બોલે છે પણ જો વૈજ્ઞાનિક રીતે બોલે આપણું રબર હતા નહીં તો બધા સર બોલે તો ખરેખર નહીં તો આપણું રબર પડે તો આપણે ગમે છે બોલે બહુ જ છે ના ના એ ઢોકે છે આપણું તે ફળ ના આપે છે તમે પદ્ધત બોલો કાંઈ શા દુઃખ છે તે શા દુઃખ છે બાબાને એનો એ આવડું રમકડું ફૂટી જાય કે ઘણા દાદા મરી ગયા અને બાપ મરી ગયો કરે એટલે હું આટલું બધું શું રોકાયું કારણ કે મારું છોડી ને ગયું મારું છૂટી ગયું એટલે પણ બાપો રડે છોકરો બધા રડે ત્યાં મોટા રડે મહાત્મા પાણી ના નીકળે અને બાબાને કરે ના પણ બંધાય અમને કરે બંધાય તો ધ્વાની ને એમ કરું કેમ કરે શું કરું ચલો વિચાર કરે તાર પાછું ગરીબ બધા પચાસ તો થઈ પડ્યા પાંચ મિનિટ પચાસ તો હતા એડે શું બોલા જો તો નક્કી કરે કે ભાઈ કાયમ હાથે રડી જ નહીં તો અત્યારે રડીને રડ્યા પછી હવાનો હોય એટલે નકામું જાય એવું છું હું લડ્યું એટલે શું એક જગ્યાએ કૂવો કરવા માટે કાળો ખોલ્યો એ રજા કહેવાય અને અજા કહેવાય અને રજા ક્યારે કહેવાય અને કોઈ દેવું હોય તમારે કોઈ દેવું જોવા કે આમાં ઘર ભોજ ભોજ ઘર ઘર ભોજ ઘર ભોજ કર્યા જ કરે ખબર ઘણી વાર કોન્સન્ટ્રેશન પોતાનો છોકરો અમો થયો હોય તો પોતાનો છોકરો છે શું કરી શકો વેચી દેવાય કે છોકરા તમે વેચવા વેચા કરો તે કારણે તમે વિરોધ કર્યો માટે નિયર બુદ્ધિ બહારી માં તો કામ જ થાય આ જે દુઃખ આપે છે તમારા પહેલાના હિસાબો આ દુષ્મ કાળમાં જીવો બધા ભેગા થાય તમને ઘરમાં તે તમારું મૈત્રી ભાવે નથી થયેલા આ વેર ભાવ ભેગા થાય શું થયું બહુ જૂજ માણસો મૈત્રી ભાવ ભેગા થાય બાકી વેર ભાવ આ વેર ભાવ આપણે જો વધારીશું તો પછી જાનવરમાં ઘણા આવતા જાનવરમાં જવું પડશે એના કરતા વેર ભાવ હે છોડી દેવો જેમ તેમ વેર છોડી દેવું શું કરે આ શિક્ષા છે એ જાણ કે મને સારા થઈ ગયા પછી બીજું કહી પેટમાં કઈ લેવાની એકલી ખાઈ જવાની અને વખત એકલી થોડી થોડી ખાઈ જતી હોય તો આપણે આપણે પેટ પેટ પૂરું કરવા હાથે કોમ છે આપણી આપણું સુખ આપણે જે થઈ આપણે સુખ શા માતા કે ધરાયો ના ધરાયો અને ના ધરાવાય એટલું હોતું હોય ભગવાન નું કેવું પછી ભગવાન તમારું આજે મારે ઘટાડો ભગવાન કેવું ડાયા આ તો બે દાડા પાસે છે સારું સારું જમવાનું હોય બધી મીઠાઈ અને પીર દાડે બારગામ ગયો હોય કઈ ઘરમાંથી વસ્તુ હાઈ ના મૂકી જોડે તો કકડાટ મળે અરે હું આ ચીજ ચીજ પીધો પાર પૂરો આ કરવું છે યાર કેટલા વર્ષ થયા માં દાખલ થઈ છે નવ વર્ષે ઓર્ડર થઈ ગયો બધું લઈને આવી છે Thank આપડે કઈ મોઢું હે છે ધણી મળ્યા કે છોકરો મળ્યો છોકરા જોડે કેટલું આપડે અઢાર વર્ષના થયો હોય વીસ વર્ષ થયો હતા છોકરો થઈ ગયો આમ તો આપણે સિત્તેર જીવનમાં આવી છે ત્યાં વીસ બતાવવામાં મદદ કર્યો તો અને એ ત્રી વર્ષનો થાય એટલે એને ગુરુ આવ્યા હોય તો થઈ જતા થઈ ગયો હોય એક દસ વીસ વર્ષ આપણા તાબામાં રહે એનો ગુરુ આવ્યા એનો ગુરુ આવે પેપર થઈ જવાનું જે માની ના આપડે ગોઠ ગોઠ કરી બધું રાખી ધરી દે કે ગોઠ કરી રાખજો આપડે આ દેખાતું એને આપી દેવાનું છોકરો ના કહે અમેરિકા વાળા મહારાજ કહ્યું છોકરાને તો આપણે બીજા કોને આપીએ છોકરાને જ આપવાની મિલકત નહીં વધારે પડતી આપશો ને તો પછી દારૂ પીતા વધારે પડતી આપો તો કામ ધંધા નવરા છે કામ ની જરૂર નથી પછી દોસ્તો મળી આવશે અને તમે સિગરેટમાં કચર કરી એ ભાઈ મગાવે ના અને જો ભેગા કરીને ભાઈ થતા સાચું સમજી ગયા કે દાદા તમે સાચું કહ્યું હવે અમે અમારી ઘરે વ્યવસ્થા એવી બધા કરીશું કે લોકોના ઉપયોગી થઈ પડે શું કહે ના અપાય આમ આપણે આપવાનું કર્યું આપણે બાપા આપણે આપ્યું એટલું કહી લો છોકરાને દાદા કોઈના બાપા કાંઈ નો આપ્યું હોય તો કાંઈ નો આપ્યું હોય તો આપે બાપા એમ તો આપે લે આટલો ફ્લેટ છે તું આપે છે પણ અમે જે તો સુધી અમારો પછી તારો અને તારી રીતે બધી આપે જો અને બીજું કઈ જે હોય તે દાગીના અમે તને આપી દઈશું શું કહ્યું પણ બીજું બેંકમાં રાખી દેલું એ તો આપણે જ જવાનું જયારે જવું હોય ને તો ચાલીસ હજાર લઈને આવ્યા ભગવાન પર ભાઈ મને બે ગજા આજે જરૂર હમણાં બીટ છે હમણાં બોલતો નહીં મા બાપ ને વી વધી કકડાટ કરાવે જે મા બાપ બે લાખ આપે ને ત્યારે વી વધી કકડાટ કરાવે એક વાર તો એક તો મમ્મી અમદાવાદમાં અમેરિકા ભેગા થયા ને દાદાજી આ છૂટો ધંધો મોટો કરે છે તે મારો અમદાવાદનો બંગલો વેચી ને પૈસા આપ્યા ત્રણસો વેચીને પૈસા આપ્યા અને આ ધંધો મોટો કરે છે અથવા પછી મોકલ્યું નહીં અમદાવાદ એટલે પાછું કહે છે તમે અહીંયા કરો કે આ હું તો ધ્યાન કરું ભાઈ અહીં આવું અથવા પછી મોકલ્યું નહીં તમારે આધાર કશો ધંધો ના શું કરું ખાવા પીવા ના દે પછી અહીં આવતો રહ્યો છું તમે અહીં શું કરો છો પછી એ કહે છે તો આપી દેવો એટલે મારા પાછા મોકલ થયો શું આવે છે તમારા તો મારે બસો આપવા હોય તો મારા ચેપાય ને એવી સ્થિતિ છે મારી અમુક જ ડોલર પાંચસો ડોલર આપો એ ભાઈ એ વ્યક્તિ નહીં દે ભાઈ એવું છે અંધારો બળ અંધારો કાવ્યો બળ ભાઈ કાળો બળ ભાઈ અને અંધારું ભાઈ અને તો ખીરે છોડીએ અને પછી આ કરીએ કોને આ કરીએ વિચાર તો કરવો પડે તો વિચાર તો કરવો પડે આ છોકરાને આપી દઈ માટે હે આ કલયુગ નો છોકરો કશું આલવું કરવું નહીં રામ સાહેબ માયા શું આ પ્લોટ આ ફ્લેટ તારો ભાઈ પણ અમારે છીએ ત્યાં સુધી અમારો પછી ભાઈ તારો આ કોઈ પછી અમારે ભાગે નહીં અમારો અને આ જણસો છે એ અમારે વેચી ખાઈ નથી તારી બારી જણસો છે એ વાપરજે શું કહે અમેરિકામાં તો એક છોકરો મિત્ર દબાઈ પડ્યો સાત સિત્તેર લાખ મિલકત રાખી દબાઈ ગયો બાવી નો કાદર કે છે તમે ઘણા ખર્ચા કરીને તમારો ડોબલ સરળ છે તમે પૈસા પાણી કરવા મળ્યા છે પછી મને ફાધર કે છે આ છોકરાનું મગજ આવું થઈ ગયું છે આ મિત્ર તો એની જ છે કે છે તને એવું બોલો એની એ બોલે એવું ભાઈ તારી જ મિલકત છે ને બા તો સમજી ગયા છોકરો અમને પાયમાલ કરશે આ છોકરો કારણ કે છોકરા સમજે ને છોકરાની ઈરાદો એવો ના હોય એને સમજણથી જીવતા નહીં આવડતું એ છોકરાને આવડતું નહીં એમાં આપણે બફાઈ જઈએ આપડે આવડે તારા વકીલ એનો ઈરાદો નથી મા બાપ ને કરવાનો પણ એને ચિંતા નથી આ એના આધારે કેમ આપણે જઈએ એટલે પછી છોકરો કાબુમાં નતો આવતો પછી એક દાડો મેં કહ્યું આ તું મોડેલ ચલાવું છું તારા ફાધરની તે તારે ફાધરને શું આપું છું કે મોડેલ અમારી છે આ તો કે મોડેલ શું આપવાનું ના એવો કાયદો નથી ભાદર મારી પાસે જાગા છે કે ખરેખર ન્યાય કરી આપવા શકે છોકરાને શું લેવા રહ્યા એવું કે છે નહીં આ તો મારી મારી જાત કમાવાની ઈચ્છા છે છોકરાને શું લેવા રહ્યા એવું કે છે તમે હા તારે લેવા રહ્યા છું અહીંયા કે ધર્મ ધરે ઉત્તર કરે બપોરનો ભણાયો મોટો કર્યો આ તારે શું લેવા રહ્યા પણ છોકરો જો ને છોકરો તો કરવો હતો ને મારી લેવા જઈને છોકરો બીજો કોણ લે છે કરો પણ એ તમે જયારે તને એ તને આપે દાદી તારે છે તારે સારો અને બીજા કોઈ નહીં આપે એટલે ક્યાં આપો ત્યારે બીજા નહીં આપે તમે ના ત્યારે તમે આ મોઢે ચલાવવાનું શું કરીશ કે મેં કહું આ મોટલના અમુક પૈસા તારે એમને આપી દેવા પડશે એ હું ક્યાંથી લઈને આપું મેં કહું અત્યારે રકમ નક્કી કરીએ નક્કમ કરી કરીએ પચાસ હજાર પાઉન્ડ અરે ડોલર નક્કી કરીએ એ નક્કી કરીએ તે તારે એને દસ સાલ હપ્તાથી આપી દીધા આપી દઈશ કે હપ્તાથી તો અને તને છે બાર મિનિટ પાંચ હજાર ડોલર હેલ્પ કરશે તને શું કહું પછી પછી પાછા પછી પાછા હમણે તને અત્યારે નવે રહી છે ને હેલ્પ કરશે એટલે પછી મને કહે કે મેં પેલા ફાધર કે ઇન્ટરેસ્ટ કેટલું લેશો ટકા દાદા તમે કહો તમે બેંક ના જેટલું બાર ટકા દેવા લાગે છોકરો કહેજો એ કબૂલ નથી હું બાર ટકા ઇન્ટરેસ્ટ કબૂલ નથી હું એક જગ્યાએ લાગે ના આવું પડે હું મારે પૂછવાનું છે તો કેવું તે પેલા જોયું બાર ટકા ના કબૂલ હાથ ટકા કહું કરીએ ત્યાં મંદિર હું સાત ટકા પ્રભુ નથી ભાગ ચાર આઠ ટકા આ બે એના ભાગે આટલું જવા કરે છોકરો તમારો છે ને આટલું જવા દે મારી લખાણ કરેલી ને એગ્રીમેન્ટ કરે હવે તો ના કરી ગયો નહીં જોડે વાળી હું અહીં ભણાયો કર્યો મોટો પણ માલિક થઈ ગયો માલ થતો આવડું છે આવડતું લગન કરી નતું વાંચી ગયે તું તો અમને બરોબર કરાવો પછી તને પોતાના જીવતા નથી આવડતું માટે તું અમારું જીવન ખરાબ થઈ પછી એના ફાધર ખુશ થઈ ગયા કે અરે કરો હવે આવે તો બહુ કયા જેવું રહેશે કે આવે આવે સારું આઠ ટકા વ્યાજે સારું કર્યું ફાધર સારા કહેવાય બાર ટકા મારે માલિક હતો એટલે બે બધા આપી કરવાનું કહ્યું ને તમારા છોકરા જો ફાટી ગયો ને તમારે કહી દીધું એક જ ટાણા હોમાં કરીએ એ શું લેવા દે જતા મેં જુદું ભણાવ્યો કરે તો ગુનેગારી કરી એક તો એક એક ફાધર ને એવું થયેલું ઇંગ્લિશ બોલે ને છોકરાઓ પોતાનો એજન્ટા હોય યુ તમારો હાથ છોકરો ઉગતો લેતા ગયેલો આ છોકરો સીધો પણ સીધો નો આપણે અહીં ના બોલાયું બહાર બોલાય અહીં તો આ બાપા છે આ તો સીધી વાત પણ સીધી વાત અહીં અહીં લેતા કહેતા છે અમને જે છે એ આપણે નહીં આવે શું કહ્યું એટલે વિનય જન સુધી દેવા માંડ્યો એટલે પછી મને એક દાડો દેખાયો ભાઈ એના આધારે તું આધારી પાસે બધા વિચાર માગું છું એવો વિચાર નહીં પણ કેટલી મિલકત છે તું જાણું છું તારા ફાધર મને ખાનગી બધું આટલું દેવું છે આટલા ડોલર દેવું છે એ કઈ લોકોને કહેતા કરે દેવું કઈ નથી કઈ હતું નહીં તાર ફાધર કોઈ કહેતા ના ભરે મને કહે એવું છે અમને અમદાવાદ મા બાપ ને મા બાપે મા બાપે જો અન્યાય હોય ને તો અન્યાય કે ચોર હોય તો ચોર કે મારા મા બાપ ચોર છે એટલે આ હેલ્ધી માઇન્ડ અને પેલા પોતાના મા બાપ ચોર હોય એટલે કોઈ બોલ્યું હોય ને માગતું જ નાખે અને આ છોકરો તો ખાય આપણી કંપની નું અને વકીલ વકીલાત ત્યારે પેલી કંપનીનું એટલે હું સામાવાળા વકીલ કરું છું તમારા નથી ખાઈએ તો હજી ખોટું હોય ખરું હોય પણ આપણી કંપનીને ઠીક લાગે એમાં થઈ આપણે મોટી હોવું જોઈએ પણ મને રિપેર કરતા આવડે એટલે મેં કહી દીધું કે તમારે ભાગ્યમાં આવે મને કહે છે તમારે તમારો છોકરો છોકરો બધો લાગે પડે અને વહુ વાળી થઈ લાગે પડે વહુને કહ્યું ધડી તાર આવડે થયેલો લાગે પડી કારણ હું જોવાનું રસ્તા અને મારી જાણ જ થાય છે કે આગળ પછી મારે ફી નથી લે બીજું કશું નહીં એમ કોઈ બીજો લાભ ઉઠાવો નથી એટલે દવા ફરવા સારું ચાલે ને મા બાપ પ્રેમ ની ખાતર દોષ ના મુકાય પ્રેમ તો અંદર કોને સમજવાનો અંદર આગળ પ્રેમ રાખવાનો પણ તે આવો દેખાડે નહીં પ્રેમ એ તો કૂતરા ને પ્રેમ દેખાડી તો જીત આવે મારે થયેલું ના પણ એ એમ કરે કે આને ખુશ કરીએ છીએ જો એટલે હમણાં તારી દીપ અમને આપણી ઉંમર ન આવી હોય એટલે આપણે દબાઈ લઈએ પણ મને તો કરે મદદ નો નાખવું આવે પ્રેમ અંદર રાખવાનો પ્રેમ બહાર દેખાવાનો નહીં આ બહુ જેને પ્રેમ દેખાવો ના દેખાવો પ્રેમ જ ના દેખાવાની શું કહે એટલે ઉશ્કેરાટ થાય ઉશ્કેરાટ એટલે પછી ઝઘડ પડે તો ઉશ્કેરાટ ના હોય પ્રેમ અંદર ખાલી રાખવો જ છે આ બધા ઉપર પ્રેમ નહીં મને આપણા બધા મહાત્મા ઉપર ને બહારે બહારના લોકો પર પ્રેમ છે મહાત્મા ઉપર વિજય છે રસ્તે ચડ્યા બીજાને નુકસાન તો નહીં જ કરે બીજાને નુકસાન તો નહીં જ કરે એવી એનો ભાવ છે કેટલા જણ નુકસાન કરી નાખે એવું કોઈ નુકસાન કરતી નથી ઘરમાં નુકસાન કરે ભારે બહુ ભારે લાભ મૂકી છે ને સમજવા જેવી છે ટૂંકી વાતો વાત કરી હતી કરી અને પાકા ની વાત કરી દાખલો તો એ આપણે જીવન જીવવામાં રસ રહે નિરસ કરી નાખશે જે રીતે વ્યવહાર આપ સમજાવો છો એટલો સુંદર રીતે સમજાવો છો કે જે સામાન્ય લોકો તો એ રીતે સમજી શકતા નથી હોતા એ કઈ રીતે કાકા તમે વ્યવહાર આપો સમજી શકાય બહુ દાદા એમ કહે છે કે તમે વ્યવહાર એટલો સારી રીતે સમજાવો છો કે સામાન્ય માણસના મગજમાં જ ન આવે તો આ તમે કેવી રીતે સમજાવો છો એ જરા આપણે તમારા કેવી રીતે હા ટ્રીક ટ્રીક કે આટલી એટલી વ્યવહારની વસ્તુ અને આમ એટલી અસરકારક હોય છે કે એનું પરિણામ જે આપણે કહીએ રીતે આવે પણ એ બીજા કોઈ છે જેને આપણે જળ લોકો કહીએ એ પણ સમજતા નથી હોતા અને આ બહુ ખુશી ભરે લોકો સમજતા નથી હોતા એ હા આપણા ભાઈ આજુ કઈ રીતે રાખશે તમારામાં આજુ કેવી રીતે તે આજે વાત કરીએ ને તો બહુ હેલ્પિંગ કરે એવું નથી અત્યારે એવું લાગે છે હેલ્પિંગ કરે એવું પણ આ લોકોની જોડે આ જે છે એ લોકોની જોડે એના રિવોલ્યુશન મળે નહીં જે હોબરનાર છે એના રિવોલ્યુશન આ બોલના રિવોલ્યુશનમાં બહુ ચેન્જ છે એટલે પૂરેપૂરી સમજણ પડે નહીં વાત ઊંચી છે બહુ પણ આ જયારે પબ્લિક ની જોડે સરખા રિવોલ્યુશનથી લાવશે એટલે નજીકના રિવોલ્યુશનથી એટલે આમાં વચ્ચેની એક વચ્ચેની વ્યક્તિ આવશે આપડે મોટો મારા એજન્સી માં આવશે અને હું એમને સમજાય એ સમજી જાય મારી પેલો કાયમ પરિચય મળે ને એટલે સમજી જાય હું શું કહેવા માંગુ કાયમ પરિચય હે સ્વામી છે એટલે એ સમજી જાય છે તપ કહેતા પણ અને તે તે બધાને લોકો સમજાવે શું કહે તે લોકોને બધાને સમજાવે આમ તો અમુક જ માણસો સમજી જાય બધા બીજા બધા દાદામાં આ વસ્તુ આવી કેવી રીતે આટલી સરળ રીતે મૂકવાની આ એક તો લોકોનું પુણ્ય જાગ્યું છે લોકોનું પુણ્ય જાગ્યું છે બીજું આ થશે બોધ કળા છે બોધ કળા અનંતતા નો અનુભવની બોધ કળા છે તે પ્રગટ થઈ ગઈ છે તો નિવેડો આવે નિવેડો આવે એટલે આ બહુ કરા લોકોનું ઘણું કામ કર્યું છે અને અમારી અમારા થકી સીધું નહીં કામ જેટલું થાય એટલું એજન્સી કામ નથી કરતું કરવામાં હાથ મૂકીને સમજાવે અને અમારી પાસે અમુક અમુક માણસો સમજી ગયા અને આમ કહીએ ત્યાં ખતરો અમારી પાસે લે જાય છોકરા બોલાય છોકરો શું થઈ જાય કે આ તો દાદા ને નિકાલ કર્યો તો આપડે આ તાકાત રહી છે બધી એને એવું લાગ્યું કે દાદા મારો નિકાલ કરાય એને પણ મારા વાહન બંધ કાપી કરાયા ફાધર તો તારા બોલા છો હું બોલો સારું વાહન ત્યાં કપતી નથી બોલો નથી ત્યાં કપતી નથી પણ જગ્યા વસ્તુ ને વસ્તુ ને જગ્યાએ જ રાખવી શોભે નહીં તો જગ્યા ફેર થાય એટલે શોભે નહીં એટલે આ દાદા આવી આ વ્યવહારની પણ આ વાત છે કે ત્યારબાદ વાણીમાં બેસી શકે ખરી કે બાપાને પણ સાચી લાગે અને છોકરાને પણ સાચી લાગે બધા બતાવે કોણ બતાવે બધાને હાથું લાગે એમ લાગે ના પડે મારે તો કઈ કારણ કે આ સમજેની ગોઠવ છે હું કે આ સમજેની ગોઠવ છે નિમિત્ત છું નિમિત્તન દસ વાળો કેવો દસ નામ કરવાળો છે દાદાને દસ મળે એ વાણી નીકળે અને મૂકે આપડે કામ હાથે કામ છે ને આપડે મારે ઓછી મળી આપડે કામ હાથે કામ છે આ લોકોને કેમ સુખી જીવન જીએ અને એવા સંસ્કાર ઉભા થઈ જાય તો પરંપરા સંસ્કાર થોડો ચાલે આ તો બધું ઊંધું થઈ ગયું તો ઊંધાને થતું જ કરવું પડશે ઊંધાને થતું બરોબર છે કે લોકો શું કે છે તમે ઊંધું કરે છે ટુ નેગેટિવ નેક્સ્ટ પોઝિટિવ બે નેગેટિવ થાય તો પોઝિટિવ તમને ગમ્યું આ બધી વાત એટલે આમ નિવેદન આવો પછી આમ ક્યાં સુધી ગુજવાડા રાખી છોકરા છોકરા નામ પાડ્યું ને હા એટલે નુગરા એટલે સબંધી નુગરા એટલે કોઈ પણ માટે ગુરુ કર્યો ને એ પણ ગુરુ કેવા હોય તે આપણી વાતમાં સમાય કાલે ગુરુ કે તમારા અક્કલ નથી મેં હું ન ગુરુ ને તું શીખે આવું ના કર્યું ના અક્કલ ના દેખાય તો શું કે મારા ગુરુ જેવા અક્કલ તમે સાહેબ અક્કલ તો ગુરુ કહે ગુરુ કહે ગુરુ કર્યા થાય ફેરી નભાવતા જ નહીં નભાવતા આવતી નહીં દાદાજી મને ખાઈ જશે આખા આ દાદાજી મેં ગુરુ કરેલા છે ને ઉડાવી દેશે એટલે મને કહે છે મેં ગુરુ કયા છે એ તો વાંધો નહીં એ તો ગુરુ તો સારું ગુરુ વગર ચાલે ને ગાડું પછી શું તમારું નામ ખરેખર તમે કોણ ના કરો ના હું તો આત્મા છું એમ કે આત્મા આત્મા સુખ જોયું આ તો બધા ભૌતિક સુખો આપો છો પણ કે હું આત્મા દેહા દેહાદ્યાસ ને જ આત્મા મારી દેહ ને આત્મા માન્યો અને ભૌતિક સુખ ને આત્મા સુખ માન્યું શું થયું ભૌતિક સુખ એને શું સુખ માન્યું અને બાપજી ને આચાર્ય મહારાજ બાપજી બાપજી આપને ક્યાંથી સુખ આવે છે આખો દાડો ગાતા જ રહેશે જ્યાં સુધી કોઈ બધો મારે નહીં તો આવશે ને